આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો તમને ખબર છે બાળ દોસ્તો આજે આ વેદ અને વ્રજભાઈનો જન્મદિવસ છે ઓહો વેદભાઈ વ્રજભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઝવેરચંદ મેઘાણીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે અજબ ચોર એક હતો ચોર એને એવું નિયમ એવો નિયમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં એક દિવસ એ તો ચાલ્યો ચોરી કરવા રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો એટલામાં એક માણસ નીકળો માણસને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો માણસના પેટમાં ફાળ પડી પાણી પૂરું પીધા વિના એ તો ઉઠ્યો ચોર કે અરે ભાઈ પૂરું પાણી તો પી લો પેલો માણસ કે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કે અરે ભાઈ તમે ભડકોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લો મારે તો મોટી ચોરી કરવાની છે પેલા માણસે પાણી પીધું અને ચોર કે ભાઈ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દઉં પેલા માણસના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એ તો બોલો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું બોલો ચોરે તો લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરીને ત્યાં તો એની માએથી ચાર રત્નો નીકળ્યા હો લાકડીની અંદરથી દાંત કાઢીને ચોર કે માણસજી તમને મેં અભય વચન દીધેલું તો એ તમે મારી પાસે ખોટું બોલ્યા લો તમારા રત્ન મારે એ ખપે નહીં તમે કયે ગામ જાઓ છો પેલો માણસ કે ઉજ્જૈણી નગરી ઉજ્જૈન નગરી ચોર કે ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહે પેલા માણસે જઈને વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો હો આવો બહાદુર ચોર કોણ હશે વળી આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપવી કોઈએ આજ રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય રાજાજી તો દેવતાય પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોત પોતાને ઘેર ગયા ગામના માણસો પણ સૂઈ ગયા નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા હો દિવાલ ઉપર ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો મહેલ ઉપર આવ્યો અને ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે એ પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ સિસોટી મારી ચોર એકબીજાને જોઈને સિસોટી મારે ને એવી જ સિસોટી હો ચોર સમજો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે એટલે અંદર આવ્યો ને વિક્રમ રાજા કહે કે ચાલ દોસ્ત હું આ ગામનો ભોમિયો છું તને સારા ઠેકાણા બતાવું ચોરી કરવાના બંને જણા ચાલ્યા ચાલતા ચાલતા એક શાહુકારનું ઘર આવ્યું પૈસાદાર માણસનું ઘર આવ્યું રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો અને ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી હતા ને અંદર એ ભર ઊંઘમાં સૂતેલા ચોર થોડીક વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કોણે ભાઈ આ સાંભળીને તરત ચોર બહાર નીકળો રાજાને કહે કે ચાલો બીજે ખેર અહીં ખાતર નથી પાડવું અહીં ચોરી નથી કરવી આપણે રાજા કે કા ચોર બોલ્યો શેઠાણીએ મને ભાઈ કહ્યો બહેનને તો કંઈક દેવાય એમ કહીને પાછો અંદર ગયો પોતાની પાસે સોનાનો એક વેડ હતો એક વીંટી હતી તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો બોલો પછી બે જણા બીજે ઠેકાણે પહોંચ્યા ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં થયું કે આ શુકનની સાકર છે એક ગાંગડો લઈને મોઢામાં મૂકે તે તો મીઠું થુ થુ થુ થુ થુ ચોર તરત બહાર નીકળો રાજા કે કેમ થયું ચોર બોલ્યો ભાઈ આ ઘરનું લૂણ મારા પેટમાં પડ્યું આ ઘરનું મીઠું મારા પેટમાં પડ્યું મારાથી લૂણ આરામ થવાય નહીં ચાલો બી છે ઘેર રાજાને થયું કે આજે ચોર છે કે સંત છે વળી ત્રીજે ઘેર ગયા અને રાજાએ રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો ચોર તો તરત બહાર નીકળ્યો અને રાજાને કહ્યું ભાઈ શુકન તો બહુ સારા થયા જહાર હાથમાં આવી જાર પણ જે ઘરમાં શુકન થયા તે ઘરને કઈ લૂંટાતું હશે એ શુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર રાજા કે ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ બે જણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થાય ત્યાં એક પણ ચોકીદાર ન જોયો હો ચોર પૂછે છે ભાઈ આ તે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબારગઢમાં કોઈ માણસ નહીં રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને રાજા કે અરે ભાઈ એ તો બાર મોટી મોટી વાતો સંભળાતી હશે અહીં તો આવું જ અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન જ નથી દેતા મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા હો રાજા ચોરને કે આ ખાટના પાયા સોનાના છે પાયા લઈ લઈએ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય આપણા તો પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલ ગાદલા ખડકવા માંડ્યો ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો ગાદલાનો પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા એના ઉપર રહી ગયું ભાઈ બોલો લો પછી ચોરે દાંત ભરાવીને ખાટને આકડિયામાંથી ખેંચી લીધી પછી એને વીખીને ચાર પાયા જુદા કાઢ્યા ચારે પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા હો પેલો ચોર કે લે ભાઈ આ બે પાયા તારા અને બે મારા સરખો આપણો ભાગ રાજા કે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી પણ છે ચોર કે ના તે જ મને ઠેકાણું બતાવ્યું તારી મહેનત પણ ઘણી છે ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી તુરત ચોરે રાજાને કહ્યું ઓળખ્યા તમને શાબાશ છે રાજા માથે રહીને ચોરી કરાવી કે રાજા હસી પડ્યા ને પૂછ્યું તે શી રીતે જાણ્યું કે હું રાજા છું ચોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજું છું આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઉભો છે રાજાએ શાબાશી આપી ચોરને પોતાના મહેલે લઈ ગયા બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું એની નીતિના વખાણ કર્યા એને રાજમાં મોટી નોકરી દીધી હો ભાઈ વ્રજભાઈ તો આવી હતી આ અજબ ચોરની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને વેદભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ અને સપનામાં તમે તમારા પપ્પા ને મમ્મી ને બધાની સાથે રમજો ને કૂદજો હો ભાઈ આવજો